હા બે વર્ષો ખબર પડે કેમ ના એક જ અવાજ છે બધામાં આત્માનો એક જ અવાજ છે ઇન્ડિયામાં વચ્ચે તે બે વખત સેવા કરે બે વખત એમાં દાદા બધું કરી બરોબર છે દાદા <laughs> ಸ್ವಲ್ಪ ಕಡೆ ಬಂದಲ್ಲ ಸ್ವಲ್ಪ ಹಾಂ ರೀಸರ್ಕಲ್ಲೇ ಬಂದಿದೆ అలాంటి అదే બધું બધું બરોબર છે દાદા બરોબર ખાવા પૂરતી બુદ્ધિ ને ખાવા માટે જોવા માટેની બુદ્ધિ ને ના બધા માટે ભાઈ ભાઈ બધું ભાઈ ને માટે ભાઈ આ તો ગામ માટે ભાઈ હા ટ્રેક્ટર ઉડી જાય આવો બે અહીંયા આવતો રા બાબા એ નાખી જાય નાખજે એટલે નાખી નાખજે જે પામી ગયા આવશે આવો આવો એની મેરે અહીંયા હશે બાબા આવતા બાજુ આવશે એકમ ભાઈ પકડાવો ભાઈ કેટલું એમના કહેવા છે ને સાચો માલ દાદા ભય વિચાર આ પકડાવાનો ભય જે છૂટી જાય એનું કારણ લો હે લોભને કારણે પકડાવાનો ભય છૂટી જાય શું શું છે લોભ લોભને કારણે પકડાવાનો ભય છૂટી જાય હા લોભને કારણે પકડાવાનો ભય છૂટી જાય કમાવા માટે હા દાદા લોભ ને માટે આનું ઘર સૌથી ઘર બધા વધારે વધારે કરવાનું કારણ કે વેર જીતે હા મેં કશું નહીં બધું કામ કરે પેલો ખાતા છે ને એ જ કામ કરે એ અમારો ફર્સ્ટ પછી બધા માણસ લઈને આવતા આપડે તો સરકારી બાંધેલા મજૂર ના આઠ આઠ રૂપિયા છે રોજ ના રૂપિયા આપી બત્રીસ સર મંદિર કોમ તો આ તો પથ્થર મોટા મોટા બે પથ્થર ગાડી હોય ને ચાર પથ્થર ના બે ગાડીઓ છે આપણી રદ્દન નદી હવે બે બે લખી દીધી બે ગાડીઓ બધું ત્યાર તો મશીન રિક્ષા આપણે કીધી હિંમતભાઈ સાહેબ એક મને બી બહુ હેલ્પ કરી બીજા બધા હેલ્પ કરી પણ પગાર રાખવાનો ને પગાર અમારે પગથી રહ્યા હોય ને તો મન મન દરમિયાન મહિને ત્રીસ હજાર આપવા હોય મન બરાબર રમેશભાઈ પંદરસો રૂપિયા આપવા પડે અને હજાર રૂપિયા બે કોઈ પંદર ખ્યાલ આપે એનું અંતરક્ષિત બોલો એટલે હું ઉપકાર તમારે બોલતો હવે મને જે સુખ આપ્યું છે તો હું શું આપું બીજું એટલે મારી આખી જઈએ એમાં તમારે તમારી મંદિર નું કામ મારે કરવું તો કરું સપના મારે મંદિર જેમ તમને સપના મંદિર આવે છે એવું બધી સ્કીમ મારી બરાબર મેં કહ્યું તે હોય ને ત્યારે પથરો સમજે નહીં ત્યાં બાર ઉપવાસ એટલે આપણે દરેક ભાઈ મને મેં જુદો ત્યાગ નમલો ખ્યાલ અને ગયા આ સુધી શંકા ધને કાંઈ આપી દીધા એ તો તો એની જવાબદારી લીધી હું કહીએ ફરી કાઢી મેં કર્યું એ કે બે વખત કે દાદા મને કશું એવું આપવાનું હાલો ના ભાઈ મારે તારા બીજા લેવા નથી કે એ રકમ મારી પાસે છે બરાબર આરામળે જાય છે જમવાનું મંદિર માટે જમવાના બધાને જમવાનું આરામળે જાય બધા માણસ બરાબર એને કહ્યું આ આપી જ જવાની દાદા છે લોક છે ફરી કાઢી <laughs> એકસો પચીસમી મેં માગેલી છે દાદા એકસો પચીસ ની એમને માગી એકસો પચીસ માં પૂરો થાય ત્યારે ઉજવવાની લાખ મહાત્મા જાણવા છે કે બહુ જણે કહ્યું તારા દાદા એકસો ભલે મોડા આધા થઈને ટેકવા ના એ કહ્યું હું મોડા આધા થઈ પછી ખોટું પડે નકાવું ને પાછળ પડે અપાય કે બોલો તો અમારે આપવી છે પ્રભુભાઈ કે કે અમારી ઉંમર તમને અપાય કે નહીં અમારે આપી છે પ્રભુદાસ તો મને શું આપવા જરૂર તમારી મારે ખોટ જતી હોય લઈને મારે ખોટ જતી હોય દાદા જુદા નહીં રાખતા રજને કરતા જુદા રાખતા નહીં છે ને જુદા જુદા નહીં દાદા ભગવાન પતિ વર્ષ પહેલા સાહેબ પહેણા હોય ગરબો ગરબો આવે ને હા ભાઈ sudah sudah ya itu Tapi પ્રણામ કરો બોલો તો મને આપ્યો ખબર તો આટલી જ કરવાની Yeah. Bye bye. ક્યારે ભૂલ કરવાની ક્યારે પ્રસાદી ચઢાવી આપું તમારાથી વસંતભાઈ ને માત્ર પ્રસાદી મૂકી આપો તમારો બધો બોજો માથે આપી દો એમને દાદા અમારે હા મનહરભાઈ જરૂર જરૂર દાદા જરૂર દાદા હા બરાબર બરાબર મારા દંશ મારો દંશ હું તો આ ચાબા બરાબર અહીં મારા સંઘની ચીજ આ મારા પીછે ભેગા નહીં આ તો આવે બરાબર દાદા લીધા હા દાદા હા આખો કંટ્રોલ મારો બરાબર દાદા બધી દાદા બધી કોર્નર નું ઓર્ગેનાઇઝ તમારા જ હાથમાં તમે સંભાળો નરેન્દ્ર ના ચાલે પૈસા ભેગો કરવાનો અને કુદરતભાઈ છે કરવાનો એમને બેસે દેખાય શું કરવું અને એકાંત બીજો બધો સ્ટાફ મેં તો કાદર ને મારો માણસ બરાબર નહીં અને એ પણ કેટલું કામ હોય આ કેટલો છો શાકભાજી શાકભાજી ખોંદરવાનું નહીં કામ નહીં સદપતિ સદપતિ ખોંદરનું તો શરમાય ગયું મારું અપમાન કર્યું બોલાય કે દુકાનદારે અપમાન કર્યું હોય ને તો તારું ઘર છે ત્યારે મનમાં હરી હજી કોઈ જમવા તો <laughs> છે કાંઈ નહીં. શું કહ્યું? આ તો અપમાન થાય શું નહીં? બરાબર, બરાબર, શું નહીં? કઈ ચાલતું તો ના. જ્ઞાન મેળવી અપમાન થયું. પછી કોઈ કે કુદરત કાગળ હા લે તેને કે આજે તો નથી થાય તેને કે એને કેમ કે એક એક આપણા બધા સંગમાં નથી બરાબર છે બોતેર વાસવા બધા નહીં કવાય એટલા થઈ ગયું થઈ ગયું રસ્તો સારું પડે બરાબર બરાબર ગયા અને વકીલે કહ્યું અમે આપણે ધોવા દિવસ કરવાની કુટરતી કરવાનું બેઠા નહીં ચશ્મા પહેર્યો હતો આપણે દશા ના થાય તો એની ધીરજ ગઈ ધીરજ આર ભગવાને ભગવાને બાય બાય થઈ ગયા ને તો હા એ પ્રમાણે નહીં આમ તો ભેદ નહીં હા એનું દુઃખ ના થાય એનું બોલો ભગવાને શું કીધું જેટલું રિહાર છે મને ભય તેથી એમ બરાબર એટલે ભાઈ બધા તો આગળ માં બધા સ્પર્ધા આવે બરાબર જોઈ લે આપણે અને એની પાસે કરાવેલી પાસે અને આપણે થોડા સ્થાન કરીને લઈએ બરાબર છે એવું કોઈ મહાત્મા નીકળે ખરો લલિત એવું કહેતા તો હવે તો પ્રાઇસ કલર છે દસ હજાર પચાસ હજાર તમે અમે આપી દો તમે મારા પાછા જતા નહીં બધો તમે શાંતિ થઈ જાય ગરીબમાં કહેતો બરાબર છે જાણી ગયો મન જો માટે કચ્છ જ પાંચ લાખ જોયું હું હતો ને મારે સાઈડ ના ભેગત પગાર થયા પગાર થયા તે અનુરૂપ થયા બરાબર હું ના ઓળખું હજાર રૂપિયા ચાપી હતી હજાર મેક્રો મેક્રોપોલો <laughs> આવી મોટી ડગી ગયા ગયા ખરા એવું ટાઈટ થઈ જાય એવું ટાઈટ થઈ જાય માં પહેલો તમને મળ્યો મળેલો તમને હું તો હું રમેશભાઈ ને શૈલેષ તમને મળવા આવેલા તો તમે પાઇપ સીધા પીતા તો એવા કે તાનમાં દેખાતા હતા કે હદ થઈ ગઈ હતી સાહિબ જે પિતા હતા ભૂકો તો એવા ફોર્મ માં દેખાતા તમે પાવરફુલ સ્ટ્રોંગ મસ્તો બોલો કડક કડક પીનારા બધા લડી બના માણસો આપડે તો નકલ અને ધાતવા તમે સિત્તોતેર માં કે ઇઠોતેર માં આવે ત્યાં નહીં છોતેર માં તો જબુભાઈ ની સાથે પેલી ટીમુલ ની સિગરેટ બીડી દાદા લાડુભાઈ ના ખાટલા પર બેસી વાળામાં પીતા હતા દાદા બીડી બીડી જબુભાઈ ની સાથે બેસીને પેલા કાપી ની દોરી વાળા ખાટલા પર બેસીને વાળામાં પીધેલી દાદા તમે જબુભાઈ ને પેલા મળ્યા ત્યારે બરાબર એને દુનિયા ખરાબ માણસ જોયેલા ને બધા બરાબર વગેરે માણસ હોય તો એટલા પૈસા આવે સંજોગો વ્યવહાર રહી ના માણસ